એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નવસારી જિલ્લાના રાનેવારી ખુર્દ ગામમાં બેઠા બેઠા પરી શિવાય અવિ અનન્યા હીર રિદ્ધિ અને માલવ વાર્તા સાંભળે છે અને વડોદરામાં બેઠા બેઠા ક્ષિતિજ વાર્તા સાંભળે છે આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે લાવ મારા રોટલા નિકોર <laughs> એક હતી ડોશી એ જંગલમાં રે લાકડા કાપી લાવે અને શહેરમાં જઈને વેચે કોઈ દિવસ સાવરણી કે ઈંઢોણી એવું બનાવીને વેચે અને પેટ ગુજારો કરે એને એક દીકરી માજી દરરોજ શહેરમાં કે જંગલમાં કામે જાય ત્યારે પાછળથી દીકરી એને માટે રસોઈ કરી રાખે અને માજી આવે એટલે એને જમાડે પણ ડોશી સ્વભાવના બહુ તીખા રસોઈમાંથી દરરોજ કાંઈ ને કાંઈ વાંક કાઢે અને દીકરીને ધમકાવે હવે એક દિવસની વાત છે દીકરીએ મા માટે સારી પેઠે મોણ નાખીને સરસ મજાનો પોચો રોટલો બનાવ્યો પણ એને પકવવા જતા એની કિનારી તૂટીને જુદી પડી ગઈ ડોશી જમવા બેઠા તો કે આ રોટલાની કોર ક્યાં દીકરી કે માં મેં તમારા માટે ખૂબ તેલ નાખીને સુવાળો રોટલો બનાવ્યો એમાં એટલી જરા કિનારી ભાંગી ગઈ ડોશી કે પહેલાં એ રોટલાની કોર લઈ આવ પછી ખાઉં દીકરી કે એ તો મેં ફેંકી દીધી ડોશી તો ખીજાઈને ઊભી થઈ ગઈ નથી જમવો મારે પહેલાં લાવ મારા રોટલાની કોર એમ કહીને દીકરીને ધમકાવવા માંડ્યા દીકરી બિચારી માને સમજાવે પણ માં એટલી કોરમાં શું થઈ ગયું કાલે નહીં ભાંગવા દઉં પછી કાંઈ પણ એણે તો દીકરીનો ચોટલો ચાલીને ઢીબવા માંડી એને મારતા જાય ને કહેતા જાય લાવ મારા કો રોટલાની કોર લાવ મારા રોટલાની કોર લો બોલો મારી મારીને દીકરીને લોથ કરી નાખી અને ઘરમાંથી કાઢી મૂકી દીકરી બિચારી જંગલમાં એક ઝાડ નીચે ઊભી ઊભી રડે એમ કરતા કરતા સાંજ પડી છોકરી થાકી થાકીને ઢગલો થઈને બિચારી ત્યાં પડી ગઈ એવામાં એક રાજા ત્યાંથી ઘોડા ઉપર બેસીને નીકળો એને થયું કે આવા જંગલમાં આવી છોકરી એકલી શું કામ અત્યારે બેઠી હશે એણે ન કાંઈ પૂછ્યું કે ગાચું ને સીધી વાત જ કરી તારે મારી રાણી થવું છે છોકરી તો રાજી રાજી થઈને રાજા સાથે ઘોડા ઉપર બેસી ગઈ અને રાજા તો સરસ મજાના મહેલે એને લઈ ગયો અને એ ત્યાં આનંદથી રહેવા લાગી એમ કરતા કરતા ચાર પાંચ વર્ષ વીતી ગયા રાજાને ત્યાં એક કુંવર પણ થઈ ગયો રાણી હવે કુંવરને રમાડે ને મજા કરે અને એના જૂના દિવસોને સાવ ભૂલીને જલસા કરે છે ઓ ભાઈ ત્યાં એક દિવસ એ રાણી અગાશીમાં ઊભી હતી ત્યાં નીચેથી અવાજ સંભળાયો લેવી છે ઈંડોણી એ હાલો ઈંડોણી લેવી હોય તો રાણી અવાજ ઓળખો આ તો મારી માં આ તો મારી માનો સાથ છે એ મેં તો સમજી ગઈ અને નીચે નજર કરી તો એ ડોશીમાં ઈંધોણીનો ભારો ઉપાડીને જતા હતા દીકરીને દયા આવી અરે રે હું રાજાના મહેલમાં માલું છું અને મારી ઘરડીમાં હજુ કાળી મજૂરી કરી રહી છે એણે સાથ પાડ્યો એ માજી અહીં ઉપર આવો ડોશી આવી ઉપર અને કે કેટલી ઈંધોણી આપો દીકરીને થયું કે અરે રે આ મારી મા મને ઓળખતી નથી હું રાજાની રાણી થઈને બેઠી છું એની એને ખબર ક્યાંથી હોય તેણે કહ્યું જુઓ માજી ઈંધોણી લેવી નથી પણ તમારે હવે અહીંયા મારી સાથે જ રોજ રહેવાનું રાજાને બંગલે ખાઓ પીઓ ને જલસા કરો ને આ કુંવરને રમાડજો બોલો કબૂલ છે ડોશી તો રાજી રાજી થઈ ગઈ અને આનંદથી સારું સારું ખાય પીને તાજી માજી થઈ ગઈ એક દિવસ રાણી નાહવા બેઠી હતી તેણે ડોશીને કહ્યું માજી મારા વાળ જરા ધોઈ આપશો ડોશીમાં વાળ ધોવા બેઠા તો રાણીની પીઠમાં પોતે લાકડીથી મારેલા અને સોળ ઉઠેલા ડાઘા જોઈ અને એમને પોતાની દીકરી યાદ આવી આંખમાંથી ટપ ટપ ટપ આંસુ પાડતા બોલ્યા રાણીમાં તમારી છોલાયેલી પીઠને જોઈને મને મારી દીકરી યાદ આવી ગઈ એને વાસામાં આવા ડાઘા પડી ગયા હશે ને રાણીને બહુ જ અફસોસ થયો એકદમ પોતાની માને ભેટી પડીને બોલી મા હું જે તમારી દીકરી છું ડોસી થયો નવાઈથી એને જોઈ જ રહી અને એકદમ ખીજાઈને બોલી હે તો લાવ મારા રોટલાની કોર લાવ મારા રોટલાની કોર એમ કરતી એ તો દીકરીને લેતી જ પડી દીકરી કે માં હવે આટલા વર્ષે એ રોટલાની કોરનું તમારે શું કામ છે છાના માના મારી સાથે રહીને મજા કરો અને હમણાં જો રાજા આવી ચડશે ને તો તમને ને મને બંનેને કાઢી મૂકશે હો પીડા રહો ને કાંઈ બોલ્યા વગર પણ ડોશી જેનું નામ એ તો વાત મૂકે જ નહીં રાણી બિચારી ગભરાઈ ગઈ એના પસ્તાવાનો પાર નહોતો હવે શું કરવું એ સમજાય નહીં અને ડોશી તો પહેલાની જેમ જ એને મારવા દોડી એટલે રાણીએ એકદમ એને અગાસી ઉપરથી ધક્કો મારીને નીચે પછાડી દીધી ડોશી નીચે પડી ગઈ એ મરે છે કે જીવે છે એ જોવા માટે પોતે તરત નીચે ગઈ અને જુએ તો ડોશીના નામે કાંઈ ન મળે એક સરસ મજાની સોનાની દીવડી ચમકતી ત્યાં પડી હતી રાણીએ તો ધીમેથી એ ઉપાડી લીધી અને જઈને પાણી પાણીયારે મૂકી દીધી સાંજે રાજા શિકાર કરીને ઘેર આવ્યો જ્યાં પાણી પાણીયારે જઈને જુએ તો દીવડી ચમકે છે રાજા કહે અરે વાહ આવી સરસ સોનાની દીવડી ક્યાંથી આવી રાણી કહે તો મારા પિયરમાંથી આવી છે રાજા વિચારે ચડ્યો ઓહો હો હો હો જેના પિયરમાંથી આવેલી દીવડી આટલી સરસ છે તો એના પિયરિયા કેટલા પૈસાદાર હશે હું કેમ આટલા વર્ષમાં એમને મળવાઈ ગયો નથી રાણીને કે ચાલો આપણે એમને સૌને મળવા જઈએ રાણી તો મૂંઝાણી શું જવાબ દેવો એ કે નારે ના આ કુંવર નાનો છે ને મારે ક્યાંય જવું નથી પણ રાજાએ તો હઠ પકડી ના જવું જ છે કાલે ઉઠીને તૈયાર થઈ જજો રાત પડી બિચારી રાણીને તો કેમેય ઊંઘ ન આવે પોતે કેવી અભાગણી કે માવતરમાં કોઈ ન મળે એકમાત્ર ઘરડી માં હતી એને પોતે જ મારી નાખી હવે રાજાને કેમ સમજાવો આવા વિચાર કરતી કરતી એ તો રડવા માંડી અને રડતા રડતા જ સૂઈ ગઈ સપનામાં ભગવાન આવ્યા ને કે તું રડમાં જો મારી રાણીઓને લઈને જ્યાં તારું ઝૂંપડું હતું એ જ જગ્યાએ જંગલમાં મોટો મહેલ ઊભો કરીને તમારા આવવાની રાહ જોતો ઊભો હોઈશ અને તારા મા બાપ વિશે રાજાને કાંઈ ખબર નહીં પડે એવી રીતે તમારી મહેમાન ગતિ કરશું પણ શરત એટલી કે ત્રીજે દિવસે ત્યાં કાંઈ જ નહીં હોય હો ખાલી બે જ દિવસ પૂરતું તમારે ત્યાં રોકાવાનું રાણી કે ભલે બીજે દિવસે રથ લઈને બધા ત્યાં પહોંચ્યા રાજા તો ત્યાં બંગલો ને બાગ બગીચો જોઈને ખુશ ખુશ થઈ ગયો ઘડીએ ઘડીએ રાણી પાસે આવીને વખાણ કરે તારા પિતાને ત્યાં આવી બધી જાહો જલાલી છે એની તો તે મને ક્યારેય વાતે નહોતી કરી આજે મેં તો જોયું આપણે હજુ ત્રણ ચાર દિવસ અહીં જ રોકાઈશું હો એ સાંભળીને રાણીને ચિંતા થઈ એણે કુંવરને એક બાજુ લઈ જઈને જે ચીંટ્યો ભર્યો કે કુંવર મોટે મોટેથી રડવા લાગ્યો કેમ એ છાનો જ ન રે રાજા મૂંઝાયા આનું શું કરવું રાણી તો કે કુંવરને ઘર યાદ આવ્યું છે કુંવર બહુ લાડકો એટલે રાજા કે તો ચાલો ઉપડીએ એમ કહીને રવાના થઈ ગયા હજુ થોડે દૂર ગયા તો ઘોડાનો ચાબુક ભૂલાઈ ગયો છે એ યાદ આવ્યું સારથી કે તમે થોડો વખત ઝાડ નીચે ઊભા રહો મહારાજ ત્યાં હમણાં લઈને દોડતો આવું છું ચાબુક લઈને એ તો એકદમ દોડતો ને ગભરાતો પાછો આવ્યો અને રાજાને કે ગજબ થઈ ગયો મહારાજ ગજબ થઈ ગયો ત્યાં નહોતો કોઈ મહેલ કે નહોતું કોઈ માણસ ચકલું ફરકતું ન હતું ક્યાંય બધું સુમસામ હો આ એક ચાબુક ઝાડની ડાળીએ લટકતો હતો લઈને હું તો ભાગ્યો છું રાજાએ રાણીને કહ્યું સાચું બોલ તું કોણ છે ડેન છો કે ડાકણ ભૂત છો કે પલિત કે પછી કોઈ જાદુગરણી છો જલ્દી બોલ જલ્દી બોલ રાણીએ પહેલેથી માંડીને છેક સુધી બધી સાચી વાત જણાવી દીધી હો મહારાજને અને હળવી થઈને આનંદથી રહેવા લાગી તો ભાઈ આતી વાર્તા રાજા અને રાણી ને ડોશીની તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને આ ભાનુમતી બેન પટેલની વાર્તા હતી ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો